ધર્મ સ્વરૂપ ધર્મ કોને કહેવાય જે ધર્મ થઈને પરિણામ પામે તે ધર્મ એટલે કે મહી પરિણામ પામીને કશાય ભાવો ક્રોધ માન માયા લોભને ઓછા કરે કશાય ભાવ ઓછા થાય એવા નથી વધે એવા છે એ પોતાની મેળે ઓછા કરવાથી થાય નહીં પણ ધર્મથી જ ઓછા થાય ધર્મ ક્યાંથી પ્રાપ્ત થવો જોઈએ જ્ઞાની પુરુષ પાસેથી સહી સિક્કાવાળો ધર્મ હોવો જોઈએ જ્ઞાની પુરુષના પછી બે શબ્દોએ વાપરવા માંડ્યા કે જે શબ્દો વચન બળવાળા હોય મહી બળ આપનારા હોય જાગૃતિ રખાવનારા હોય તે શબ્દો આવરણો ભેદીને મહીની શક્તિઓ પ્રગટ કરે પરિણામ પામે તે ધર્મ અને પરિણામ ના પામે તે અધર્મ પરિણામ શું પામે તો કે કશાય ભાવોને હળવા કરે ઓછા કરે હલકા પાતળા કરે અને જેમ તે કશાય ભાવો ઓછા થતા જાય તેમ પોતાની શક્તિ આનંદ વધતા જાય પોતાની બધી શક્તિ માલમ પડે કે ઓહો હો હો મહી પોતાની કેવી શક્તિ છે આટલી બધી પોતામાં શક્તિ ક્યાંથી આવી એટલે ધર્મ એનું નામ કહેવાય નહીં તો આ ભમરડો તો એવો ને એવો જ હોય નાનપણથી તે ઠેઠ નાનામી કાઢે ત્યાં સુધી એવો ને એવો જ હોય તો એને ધર્મશી રીતે કહેવાય ધર્મ થઈને પરિણામ પામે ત્યારે પરિણામ શું પામવાનું વ્રત નિયમ તપ કરતાં શીખે એ ના એ ના હોય ક્રોધમાન માયા લોભનું કષાયોનું નિવારણ કરે એનું નામ ધર્મ અને અધર્મ તો કશાયો વધારે ત્યારે કેટલા કહે છે ને કે રોજ સામાયિક પ્રવચન ધ્યાન કરે છે ને શું એ ધર્મ નથી ભગવાન કહે છે કે ના એ ધર્મ ના હોય ભગવાન તો કહે છે કે તમે એમને જરા પૂછો કે આ બીજા જોડે શિષ્યો જોડે કશાયો થાય છે કે નથી થતા અને આપણે પૂછીએ કે મહારાજ શિષ્યો જોડે કશું થઈ જાય છે ત્યારે મહારાજ કહે કે કોઈએ એકોએ સામયિક નથી કરતો તો મને બહુ અકળામણ થઈ જાય છે ત્યારે તે કર્યું તેને ધર્મ કેમ કહેવાય આ તો ઉલટા કશાયો વધારે છે ધર્મ સામાયિક વગેરેમાં નથી ધર્મ તો પરિણામ પામે તેમાં છે ધર્મ તો કશાય ભાવોનું નિવારણ કરે તે કશાય ભાવો તો દાબ્યા દબાવાય નહીં કે એમને છોલછોલ કરે રંધો માર માર કરે તોય કશું વળે નહીં ધર્મ પૂરેપૂરો પરિણામ પામે ત્યારે પોતે જ ધર્મ સ્વરૂપ થઈ જાય